જે બિલ પકડાય છોકરાને આપણે એમ કહીએ કે મારો બાપ તો છોકરો થયો શું છોકરો છે છોકરો થયો તો બાપ થઈ જાય મર્યાદામાં રાખો શું મર્યાદામાં રાખો હા કારણ કે આ બધું ટેમ્પરરી એડજસ્ટમેન્ટ છે પરમાનન્ટ વસ્તુ નથી આ ટેમ્પરરી એડજસ્ટમેન્ટ છે દુઃખ જ બધું આને છે ને દુઃખ જ આપશે આ અભિયાન જોયું ને કેવી સરસ ચાલો ડબલ કપ હવાના પહોંચી જાય ડબલ કપ ચાલુ પડી પ્રાપ્ત નહી ભોગતા નથી આવતું જે પ્રાપ્ત છે ને ભોગવતા નથી આવતું સુખદ છે સુખદ છે આ જાનવરો ને આ બીજી બધા બધા છે ને જાનવરો એનો જાનવર સુખી હોય પછી આખો જાડો ભૂખના દુઃખ મટાડવા માટે આખો જાડો એનો ફળ ફળ ભૂખનો દુઃખ નો દુઃખ મટાડવા માટે જ ઉપાય બીજો દુઃખ બહુ હોતો નથી ચાર પ્રકારના દુઃખ જાનવરોનું આહાર ભય મૈથુન નિદ્રા આહાર આહાર ભય મૈથુન નિદ્રા મૈથુન નિદ્રા એ મળી આવે એટલે મળી આવે વાગ્યા કરતા આહારી આખો લડાઈ કરે પૂરું થાય આ આહાર નું ડાક્ટર બોલાવી લાગે એટલું બધું આહાર ડાક્ટર બોલાવે આ બધા રોગ બધા આહારથી થયેલા છે આહારથી જાનવર કેટલો રોગ છે નથી આહાર લીધા નહીં શું થાય તો બધા દુઃખ ઉભા કરેલા છે લોકો ભગવાનનો પર આરોપ કરે છે ભગવાન દુઃખ આપ્યું છે મનતા નહીં તો મારે હા આપે છે આપે છે છોકરો મારો બહુ દુઃખી છે છોકરો દુઃખ દેતો એ લોકોની ભૂલ થતી છે મેં તો સમજની ભૂલ છે એમ કે સાત ના થાય બાપજી ને મળીએ બે દાડા પછી પેલા મળીએ ત્રીસ ગરબો થયો ને વાતચીત કરે બાપજી આરાક્ષણ થઈ વચ્ચે બહુ દુઃખ છે પ્રેમ હોય તો પછી વાત જ ના હોય બધી બધી વાતો કરે ને કરે દાદા કરે આ દુનિયા છે ને એ ત્રણ માણસો એક જ મતના કાયમ માટે રહેનારા જડે નહીં એક જ મત ના મળે પણ માણસો કાયમ માટે એક જ મતમાં હોય એવા જડે નહીં કાયમ માટે એક જ મતના હોય એવા ના બધું પડ્યા હજારો માણસો કાયમ મતભેદ વગેરે વાત સાચી છે એટલે બધું આ મતભેદ હજારો માણસો બધા તો મતભેદ વગર છે ને કારણ કે વાત સાચી સાચી મતભેદ છે ત્યાં સુધી બધું સાચી મતભેદ છે વાત એવી કરો કે એના મનનું સમાધાન કરવું છોકરો આવરો ભાવ ક્યાં હજી ના કરે એના મન નું સમાધાન ના થાય હે એના નું સમાધાન થાય વાંધો ના આવે કેટલી ઉંમર સુધી ના અઢાર વર્ષની ના તેર વર્ષ નો ભાવ કરે જે રડી પડે ને તે આપણો ભાવ ના કરે માટે રડે રડે તો હજી આપડે એની જોડે બાંધો વારંવાર પડ્યું ગળવું કરવું ગળવાનું બંધ થયું ગૌરવ હેડે રડવા રડવા ભાવ જે થવાનો હતો શક્તિ બધી આ રડા આપણે રડવું થયું એટલે શું થયું શક્તિ બીજા અવરું ચાલે સદન અવરું નહીં તો બાપને મારવાનો હું વિચાર કરો આ તો લોકો અંદરની વાત જાણે એટલે શું થાય અંદરની વાત ના જાણે ઉપર તો બાપુ બાપુજી બાપુજી મેં આવું બોલ્યો એમાં શું પડે જ્યાં પ્રેમ હોય ને જ્યાં એકલો રોટલો ને હોય ને તે બહુ સાચો પ્રેમ જ નહીં મજા આવે ને આજે પ્રેમ જોયેલો બધો વાળો અત્યારે તો ભેળસેળ મળવાનો સાચો ક્યાંથી મળે છે ભાઈ કે છે કે સાચો પ્રેમ કેમ કરો એ શીખડાવો એમ કે ચંદ્રકાંતભાઈ પૂછે છે કે દાદા સાચો પ્રેમ કેમ કરવો એ શીખડાવો એમ કે શીખવાડવાનું હોય નહીં દાદા દાદા શું કરે જોયા કરો ને <laughs> દાદા શું કહે દાદા નિરંતર સાચા પ્રેમમાં જ રહે અને પ્રેમ પ્રેમ એ જ પરમાત્મા છે પ્રેમ એ જ પરમાત્મા પ્રેમ એ જ પરમાત્મા વસ્તુ આપવાથી પ્રેમ ઉભો થાય ને એ આશક્તિ નો પ્રેમ એ આશક્તિ કહેવાય આસક્તિ કહેવાય વસ્તુ આપી ના આપીએ ત્યાર પછી અનાશક્તિ અનાસક્તિ અનાશક્તિ થાય ના આપીએ ના આપે ત્યારે ભરે આપે ત્યારે હાજી થાય ના આપે ત્યારે ચીડાયા કરે નહીં ચીડાયા કરે ચોખ્ખો પ્રેમ છે એ પરમાત્મા બીજું કોઈ પરમાત્મા છે થોડો ઘણો ચોખ્ખો છોકરા બકરા બધામાં બોલ તને મારી મારો ઘેર લાવીને ગઈ કાયદેસર રીતે તો ઘેર આવે નહીં આવે જવું બેન થી વધારે બ્રહ્મચર્ય નો એ મળ્યો દાદા અલૌકિક અલૌકિક આકાશમાં બ્રહ્મચારી છે કે છે છે એટલે બધું આમ તો શું ખોટી પછી એકદા બ્રહ્મચારી માનીએ એટલે અવરું પડ્યું બ્રહ્મચારીને કે નમસ્કાર નહીં કરવાના એ લોકો એમ કહેતા હતા કે ને નમસ્કાર નહીં કરવાના અને એમનું પુસ્તક નહીં વાંચવાનું એમનું પુસ્તક નહીં વાંચવાનું એ એવું કેતા હતા કે પ્રભુ શ્રી બ્રહ્મચારી ના કરે પ્રભુજી દાદા પણ એટલું બધું પાક્કું કરાયું છે કૃપાવદેવની શ્રદ્ધા પણ હજુ લોકોને એવું થયા કરે છે પ્રભુશ્રીએ કૃપાળુદેવ માટે એટલી બધી શ્રદ્ધા દ્રઢ કરાવી છે છતાં પણ આવું થયા કરે છે મારું કહેવાનું પ્રભુ તે શ્રદ્ધાળુને શ્રદ્ધા શ્રદ્ધા કરાય ને એ તો તે કૃપાળુ એવું છે ને તેના વિરુદ્ધ છે ગાડી પર હોય તેને એમ કેવું ગમે છીએ ગાડી પર હોય એને કેવું ગમે છે ભલે ઓછા હોય નાના હોય ગમે છીએ તો અમારું કલ્યાણ થશે કલ્યાણ નહીં એટલે પ્રભુ કપાવ દેવી પ્રેમ એટલે જેમ જેમ પુસ્તભાવ દેવીને અને છેવટે પોતે સમજી ગયા કે ભૂલ થઈ છે એટલે પછી કે છે કે ઓળખો ઓળખો ઓળખો પણ કોને ઓળખો પછી આવે છે પછી પોતે કહેવા ગયા આનો ઓળખો ગયા છે શું ગયા છે અમે તે જ છીએ માનવું પેલા પેલા પુસ્તકમાં જે કાળ કરે પેલા પેલા શબ્દ છે ને